એ આવો આવો મારા ઝીણકુડા એવા બાળ દોસ્તો મારા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નખત્રાણામાં બેઠા બેઠા અદિતિ અને અક્ષય વાર્તા સાંભળે છે ઓહો હો હો આવો આવો અદિતિ બેન અક્ષય ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો મુકુલ કલારથીની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે સદાચારનો પ્રભાવ એક હતો છોકરો તેનું નામ હતું અબ્દુલ કાદર જિલાની તે ઈરાનના દેશમાં આવેલા જિલાન નામના સ્થળમાં રહેતો હતો અબ્દુલ ખૂબ હોંશથી ભણતો હતો એક દિવસ અબ્દુલે તેની બાને કહ્યું અમ્મા મને બગદાદ ભણવા જવાની રજા આપો માતાએ તેના માથા પર હાથ ફેરવતા ફેરવતા હેઠથી કહ્યું બેટા શી રીતે રજા આપું તારા બાપુજી ગુજરી ગયા પછી તારા મોં સામું જોઈને હું આટલા દિવસ જીવી છું અને તું દૂર ચાલ્યો જાય પછી હું એક દિવસ પણ શી રીતે જીવું આ ગામમાં જેટલું ભણી શકાય તેટલું તું ભણ્યો એટલાથી બેટા સંતોષ માન પણ અબ્દુલને એટલા ભણતરથી શાનો સંતોષ થાય તેણે બાને કહ્યું અમ્મા એ વાત તો સાચી પણ અહીંનું ભણતર પૂરતું નથી દેશ દેશથી ઘણા વિદ્યાર્થીઓ આગળ ભણવા બગદાદ જાય છે મને પણ તું જવા દે ને માતાએ તેને સમજાવતા કહ્યું તું તો ઘણો નાનો છે અને બગદાદ જવાની વાત કરે છે મને તો એ વાત સાંભળતા પણ ખૂબ દુઃખ થાય છે બેટા ના ના હું તને બગદાદ નહીં જવા દઉં એટલે બધે દૂર તું એકલો શી રીતે જાય ત્યાં કેટલા બધા વર્ષ તારે રહેવું પડે ત્યાં તારી સંભાળ કોણ રાખે અહીં જેટલું ભણાય તેટલું તું ભણ્યો હવે વધારે ભણીને શું કરવું છે બેટા મારું માની જા અબ્દુલને આગળ ભણવાનો ઉત્સાહ બહુ હતો હો તેણે અમ્માને કહ્યું માં હજી તો ઘણું ભણવાનું બાકી છે બગદાદ ગયા વિના એ બધું શી રીતે શીખાય માટે માં મને રજા આપો ભણીને હું વહેલો વહેલો પાછો આવીશ હો માતા તો અબ્દુલની ભણવાની હોશ જોઈને મનમાં રાજી થઈ તેણે હેતથી કહ્યું બેટા ઘણા છોકરાઓને તો નિશાળે જવામાં કંટાળો આવે છે તેને બદલે તું તો મારી પાસે વધારે ભણવા જવાની રજા માગે છે હું તને ના ઈશી રીતે પાડું ઠીક બેટા ખુદા તારી સંભાળ લેશે ભગવાન તારી સંભાળ લેશે હું કેટલા દિવસ જીવવાની છું છેવટે તો તને ખુદાને જ સોંપવો પડશે ઈશ્વરને સોંપવો પડશે તો પછી તને જવાની ના પાડીને શા માટે દુઃખી કરું માતાની વાલ ભરી વાત સાંભળીને નાનકડા અબ્દુલની આંખમાં આંસુ આવી ગયા હો ભાઈ તે આંસુ લૂછતા લૂછતા બોલો અમ્મા તું કેટલી બધી સારી છે મને પણ તારી પાસેથી દૂર જવાનું જરાય ગમતું નથી પણ મને ભણવાનું બહુ મન છે હો અમ્મા તેથી જ હું જવાની રજા માગું છું માતાએ તેને ગોદમાં લઈને વહાલથી કહ્યું ઠીક બેટા જરૂર જજે આ વેપારી સોદાગરોના ઘણા કાફલાઓ બગદાદ જાય છે તેમની સંગાથે તું જજે મારી પાસે બચાવેલી ચાલીસ સોના મહોરો છે તે હું તારી ડગલીમાં સીવી આપીશ હો જરૂર પડે ત્યારે તેમાંથી ખર્ચ કરજે બગદાદનો રસ્તો ઘણો લાંબો છે વન વગડામાં બધી જાતનો ડર છે લૂંટારું પણ મળી જાય બેટા તું સંભાળીને જજે હો માતાએ મુસાફરીની બધી તૈયારી કરી નાખી એક સોદાગરનો કાફલો બગદાદ જવાનો હતો માતાએ તેની સાથે બધો બંદોબસ્ત કર્યો કે મારો દીકરાઓ તમારી સાથે આવશે એને સાચવીને બગદાદ લઈ જજો અબ્દુલ માતાના પગે પડ્યો માતાએ આંખમાં આંસુ સાથે અબ્દુલને હેતથી ભેટીને કહ્યું બેટા તારી માની આટલી વાત હંમેશા ધ્યાનમાં રાખજે હંમેશા સાચું બોલજે ખુદાથી ડરીને ચાલજે ઈશ્વરનો ડર રાખજે ખાલી ખુદા જરૂર તારું ભલું કરશે હો બેટા અબ્દુલ સોદાગરના કાફલા સાથે બગદાદ જોવા નીકળી પડ્યો વન વગડામાં લૂંટારુઓએ એ સોદાગરના કાફલા ઉપર હુમલો કર્યો બધા લોકો જીવ બચાવવા નાશ ભાગ કરવા લાગી ગયા અબ્દુલ પણ જાડીમાં સંતાઈ ગયો સાંજની વેળાએ અબ્દુલ ખુદાની બંદગી કરવા બેઠો પ્રાર્થના કરવા બેઠો એવામાં બે લૂંટારુઓ એ ઝાડી ભણી આવ્યા તેઓ સોદાગરના માણસોની શોધમાં નીકળ્યા હતા એક જણની નજર અબ્દુલ પર પડી એટલે તે બોલી ઉઠ્યો અરે જો આ કોઈ અહીં ઝાડીમાં સંતાઈને બેઠું છે બીજો લૂંટારવું એ તરફ જોઈને બોલો આ તો કોઈ નાનો છોકરો દેખાય છે તેણે અબ્દુલને હાક મારીને પૂછ્યું એટલે છોકરા અહીં તું એકલો બેસીને શું કરે છે અહીં તું ક્યાંથી આવ્યો અબ્દુલે જવાબ આપ્યો ભાઈ હું ખુદાની બંદગી કરું છું પ્રાર્થના કરું છું હું સોદાગરના કાફલા સાથે આવ્યો છું બગદાદ ભણવા જાઉં છું લૂંટારાએ મોટે અવાજે પૂછ્યું અલા તારી પાસે કંઈ પૈસા બૈસા છે કે અબ્દુલ જરાએ ખચકાયા વિના બોલ્યો હા ભાઈ આ મારી ડગલીમાં ચાલીસ સોના મહોરો છે લૂંટારા ઓ એ સાંભળીને હસી પડ્યા એમને થયું કે છોકરો પાગલ લાગે છે આવા ગરીબ છોકરા પાસે ચાલીસ સોના મહોરો શાની હોય તેઓ અબ્દુલને પકડીને પોતાના સરદાર પાસે લઈ ગયા હો લૂંટારાએ સરદારને બધી વાત કરી સરદારે કડક અવાજે પૂછ્યું કે મહિલા ખરી વાત છે કે અબ્દુલ સહજ ભાવે બોલ્યો હાજી મારી ડગલીમાં મારી અમ્માએ ચાલીસ સોના મહોરો સીવી દીધેલી છે હું બગદાદ ભણવા જાઉં છું એટલે મારી અમ્માએ આપી છે સરદારે એક લૂંટારાને હુકમ કર્યો એની ડગલી કાઢીને જો એમાં ચાલીસ સોના મહોરો સીવેલી ન નીકળે તો પછી એની વાત છે લૂંટારો ડગલી ફાડીને જુએ છે તો બરાબર ચાલીસ સોના મોહરો સરદાર તો એ જોઈને ખૂબ નવાઈ પામ્યો તેણે હળવે અવાજે અબ્દુલને કહ્યું વાહ છોકરા વાહ તારી વાત સાચી હો પણ તું જૂઠું બોલ્યો હોત તો તારી સોના મોહરો બચી જાત ને અમે કશું જાણત નહીં અને તને જવા દીધો હોત અબ્દુલ બોલો સાહેબ મારી અમ્માએ મને કહ્યું છે કે હંમેશા સાચું બોલજે એટલે હું સાચું જ બોલું ને ખોટું કેવી રીતે બોલું મારી અમ્માએ કહ્યું છે મને સરદારે કહ્યું પણ તું જોતો નથી કે અમે લૂંટારા છીએ અમે તારી સોના મહોરો લૂંટી લઈશું એનો તને ડર ન લાગ્યો અબ્દુલે જવાબ આપ્યો સાહેબ મારી અમ્માએ મને ખુદાનો જ ડર રાખવાનું કહ્યું છે ઈશ્વરથી જ ડરવાનું કહ્યું છે બાકી કોઈથી ન ડરવું ખોટું બોલવાથી ખુદા નારાજ થાય સાહેબ એટલે હું સાચું જ બોલ્યો છું સરદાર એ સાંભળીને વિચારમાં પડી ગયો એ ગંભીર બનીને બોલો અલા છોકરા ખુદા નારાજ થાય એ માટે છે જૂઠું બોલતા પણ તું ડરે છે પણ અમે તો ચોરી લૂંટ જેવા કેટલા બધા ખોટા કામ કરીએ છીએ તેથી ખુદા અમારી ઉપર કેટલો બધો નારાજ થતો હશે હે ને સરદાર અબ્દુલને એની સોના મહોરો પાછી આપતા બોલો છોકરા લે આ તારી સોના મહોરો પાછી તું નિરાતે બગદાદને રસ્તે જા તારા જેવા ખુદાના બંદાને લૂંટીએ પ્રભુના ભગતને લૂંટીએ તો ખુદા અમારા ઉપર કેટલો બધો નારાજ થાય અબ્દુલ સોના મહોરો લઈને બગદાદ ભણી જવા નીકળી પડ્યો ભાઈ અને પછી તો આ અબ્દુલ મોટો થયો ત્યારે મોટાપણે તે મહાન સંત તરીકે જાણીતા થયા હો ભાઈ હા તો આવી હતી આ અબ્દુલ જિલાનીની વાર્તા સદાચારનો પ્રભાવ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને અદિતિબેન અક્ષયભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી વાર્તા કહીશો ભાઈ હવે સૂઈ જાઓ સપનામાં આ નાનકડો અબ્દુલ આવશે આપણે એની સાથે વાતો કરીશું ને ખૂબ રમતો રમીશું આવજો